ધૈર્ય રાખ સાવળ ભઈઓ આવેલા ઓર થારો સબ કામ કરેલા નાથ હવે નાની બાઈરી નાની બાઈ ઘરે આવી વા પ્રેમલી પાડોસણ નાની બાઈ એક બડી ભલી પાડોસણ જીકો મીઠો કદી બોલતી નહીં પ્રભુ મીઠો બોલતી ઉને ડાયાબિટીઝ રી શિકાયત વે જાય એના વાસ્તે કદી બોલતી નહીં એક કોઈ એડો જીવ હો મીઠો બોલતોય નહીં કડવોય કડવો બોલતો પૂછે ભાઈ તું કડવો ક્યું બોલે બોલે મારે ડાયાબિટીસ છે ડાક્ટર કેવો મીઠો નેડોય મતા ઊંધી છે અરે ભાઈ મીટી મીઠો ખાવનો નેડો મતા ઊંધે પણ શબ્દ તો મીઠા નેડા ઊંધે પ્રભુ એડી વા પ્રેમલી પાડોસણ હી વાહ કે દેખો દેખો આઈ ગઈ એ નારાયણિયારી માં આઈ ગઈ થારી બહુ માયરો લેન અવ નાની બાયરી હાસુરે મન મે આઈ કે સંત આયોડા હે ચાર દિન વેગ્યા કટે ભૂકા મરતા એક દો મર ગયા તો લોક કહેલા દેખો માયરા મેં આયા જેડી આયા હાથો ગનાઈ તો રોટી તો ગાલતા ભૂકા મરતા એક બાબોજી ગયા તો બદનામી હો જાલા તો નામ ડરતા નાની બાયરી સાસુ છોરીને કહ્યો કે જા નરસિંહજીને બુલાન લા છોરી દોડી દોડી ખાતી ખાતી ગઈ જામ નરસિંહજીને કે લો હાલો નરસિંહજી કે ભાઈ હિદ આલા બોલે હેટાણીજી જી મને બોલાયો नरसिंह जी के भाई मैं तो वैष्णव हाँ नेम धर्म वाला हाँ भाई पहले हिनान करा ठाकुर जी की सेवा करा पचे रोटी खावा यूं थोड़ी है बिचावण बिचावड़ा में तो बैठा बैठे लाओ चाय पा दो दातन नहीं कुल्ला नहीं आंख पूरी नहीं खुले गीडी नहीं निकले जीते तो लाओ चाय ओ अंग्रेजी में कह नहीं बेड टी महाराज मैं तो वैष्णव हाँ रात रहे जद पाछली खटगड़ी નરસિંહ મહેતા કે રાત રહે જ્યારે પાછલી ખટગડી તો વૈષ્ણવ જનને સોઈ ના રહેવું તો કરવું શું એક તું એક તું એક તું એક તું એક તું એક તું એક તું એક તું એક તું એક તું એમ કહેવું ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એજી ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એજી બ્રહ્મલોકમાં નાહી રે પુણ્ય કરી અમરાપુર પામ્યા એજી પુણ્ય કરી અમરાપુર પામ્યા એજી અંતે ચોરાસી માહી રે ભૂતલ ભક્તિ જો ભગવાન રો ભક્ત હે જો ભગવાન રો વૈષ્ણવ હે કોણને નહીં મહારાજ તો મેં તો ના ધોયા બિના તો કોઈ કામ કરા નહીં સ્નાન બીજો કર્યા બિના તો પછી મેં કીકર ચાલા અરે નાયાની ધોયાની છોરી સેવાની કરી અબ ક્યો કર જીમણ ચાલા બાઈ હાલ કી તો છોરી બોલી કે જણ હિનાન કરો કે નહીં બેટા મુંડા કિના દેખો હો હિનાન કર લો નરસિંહજી બોલ્યા કે પીવું ને પાણી રાતો હાબલા પડે હિનાન કરે કેનું સોરી બોલી કે મેં એક હિનાન કરું જણ મને ઇતની ટેમ લાગે એ એક એક જણા હિનાન કર્યું તો કેટલી ટેમ લાગેલા સોરી બોલી કે યું કરો માણે હેટાણીજી રે ગુસલકાના ઘરમાં ઘણા મોટા ભલે હોળાઈ એક હાથે બળો વટઈ હાલો વટઈ હિનાન બીજા કરજો અરે ઠાકુરજી રો સિંહાસણ શીશ પે ધરો और आज री सेवा तो माणी हवेली करो नरसिंह जी के की कोनी भाई આજ ઠાકુરજી ઉઠી રંગરળિયા કરી ભાઈ ચાલો ઠાકુરજીને માતા માથે પધરાયો ઓર નરસિંહજી મહારાજ તો રવાના વિયા અરે ગામરા લોગ દેખે હરિહર સોણા સૂર્યા તુંબા તો ભર્યા ઓર ડાંગડી પકડ નરસિંહ પીછાડી કર્યા નરસિંહજી હરિહર બોલ્યા હરિહર શબ્દનો મતલબ હોય ભાઈ જીમણરો નેતો હોય પંગતે ચાલો તો સૂર્યા સબ આપ પર તુંબા ભરપરા ને वीर हुआ और नरसी जी रे लारे देखो जान को इंजन लारे डब्बा की कर बेवे जो आगे नरसी जी ने लारे एक दो तीन चार गिनती करो बराबर होले और सोले सूर्या बेवे गांव रा लोग देख के हंसी करे रे ओ कई जुलसो आयो है उन गांव में संती पहली बार आया गांव रा लोग देख के हंसी करे आ હે લંબી લંબી દાઢી તૂટી લાયા सारा लोग देखे न चुंबो करे भाई ओ बारीगरो कटे आयो लोगों ने बड़ो आश्चर्य हुआ क्योंकि पहली बार देखे एड़ा संत और छोरी तो जो ही नानी बाई रे घर री पोल आई छोरी के वो रियो हाँ मैं घर मैं तो जाऊं छोरी तो नाटगी और नरसी जी हमें वोटे के भाई हमें हगारे घर में यूं की कर गुस्सा में भाई की करो हाँ जड़े यहाँ हाँ तो मारेदार यूं की कर बिना सूचना रे मैं जहां पर मारेदार बनन आया कोई हम ही आवे टीका करे की करे बदाओ करे वो तो कटी रहो नरसिंह जी के करा कई छोरी गई प्री नहीं तो छोरी आती केवा आवता अब करनो कई रहो હામું બ્યાઈજી આવતા દેખ્યા નરસિંહજી જાણ્યો ચાલો બ્યાઈજી આવે ઠા પડ જાય પણ બ્યાઈજી બી દેખ્યો કે હાથે એક નરસિંહ નહીં હાથે સૂર્યારી ફોજે રીસ આવી ગઈ કે મેં યાને મારેદાર બનાન બુલાયો કટે જાગણ દેવું ને બુલાયો પાછા ગયા પ્રમે પ્રભુ હવે નરસિંહજી કે કરા કઈ નવો દિને ઘરે બારે ઉભા હેલા મારા હગીજીઓ બ્યાઈજીઓ તો ચોકો નહીં લાગે ભાઈ કે નવે દિન હેલા દેવે યો ઓ બી નહીં કર સકા પછી કઈ કરા નરસિંહજીને ધ્યાન આવ્યો રે આપણ કને શંખ તો પડી જે શંખ બજાવા કોઈને કોઈ તો હુણી કોઈને કોઈ તો આઈ હવે તીન દિનરા ભૂકા તો આઈ આ પેટો ખાલી ભરી મેં હવા જોરદાર પેટ મેં હવા ભરી લગાયો શંખ જ્ઞાનદાસજી કે કઈ કરો નરસિંહજી નરસિંહજી કે બ્યાણજી બારે આવે કોની સંગ તો બજાવા જ્ઞાનદાસજી કે પછી એકલો હું કઈ બ્યાણજી આઈ મેં બજાતું દેખાણી દો યાર જોર બત્તો લાગી જીતે સુરદાસજી ધ્યાનદાસજી હાજી કા હેંગ કે હગળઈ બજાવવાની પછી જે બજાવણી એ બાજા બજાવણી જણ પૂરાઈ બજાવવાની સબ સોળે સૂર્ય નીકાળ્યા શંખ પટ પટ પટ પટ કરતા લગાયો શંખ और जो मानदास तत्कारी आरण सिंगारी जोड़ और सोले संक सूर्या तना बाज्या होडा हो सोले संक बाज्या हडा डा डा डा डा डा डा डा डा डा डा डा उन संकरी एडी आवाज हुई एडी आवाज हुई गाया भागी वत्स तज भैंस भिड़क गई भाज और तिलक देख टागर डरिया परसिया परिया सब मिला गाया डर गई भैंसिया भिड़क गई और नैना नैना टाबरिया वे मोटा मोटा तिलक दे क्या डरिया दौड़ियोड़ा मारे खुड़ा में बढ़िया माँ ए बाबू आयो माँ कह रहे कर बाबू आयो बोलो तू रात रखे दूध पिला नहीं तो बाबू ले जाए वो बाबू आयो आज दे क्यों मैं टाबर सब डरिया प्रभु अब तो सगा ने बड़ी रीस आवे को केड़ो माने घरे आई गयो ब्यावरे घर में ओ केड़ो कोदम मचियो है भाई प्रभु घर में लुगाया बाता करे को केड़ो नरसी है ओ तो सब कुल रो व्यवहार ने तो छोड़ दियो ओ तो लाज कोन आयो है कटे बिगाड़ा करना आयो नटे वेर माने बिगाड़ा करी अरे इने जान कोई को समधी ने उरे बुलाए सभी समझावा रे तू डेरा तजमत जाए लोग हसेला મારો મોટો છે પરિવાર મેણા દેલા રે હમજ ઘરે બેઠા રહો ઉઠે રો રો કે ઉઠે પુગા દેતા મારી કઈ ઉપજી જો અટે ધરાયો યાર ઉઠે ટિપ્પણ મેં ગાલ ભેજ દેતા હો જેડો અબ નરસિંહજી કે અમે કોઈ ચિંતા કોની બ્યાણજી ને ઠાત પડી ગઈ અમે આલો ઘર મેં જોઈ નરસિંહજી મેં ઘુસિયા આંગણિયા મેં બળતા બૈરા સાસુજી મિલ્યા પણ સૂર્યા સાથે દેખ બ્યાયણ રીસાઈ બરી પ્રિયા जीते बूढ़ा પરા जी आवे कह रहे आ तो તો है आ तो हम जे कोनी એને तो विचार नहीं है मैं तो कमो कम जान टीको करूं ने લાવો લઉં बूढ़ला ब्याण जी कमर में तकलीफ गोडा नेरा दुखे सब तरह हालत खराब पण तो हिम्मत करी डोक करती हाथ में गेडियो लियो खट खट करती आई ડોકરી રિયા બળતી બળતી કે મેં તો ઇતની તકલીફ આન ટીકો કાઢ્યો કે દેવને લેવને રામજીનો નામ તુલસીજી માળા ને સાળગ રામજીની સેવા કરું કઈ કાળીએ ભાટેરો અને રિયા બળતી ડોકરી તો પોંચ દિયો પાછો ટીકો નરસિંહજી કે બ્યાણજી કોઈ બાત કોની નહીં તઈ માણે તો હિનાન કરન પછે ટીકા ટમકાવે થે પહેલી કાઢ દિયો પૂછ દિયો તો કી બાત કોની હવે એ તો બાતા છોડો ઠાકુરજી રે ભગવાનને નરસિંહજી કે વારે સાંવરિયા કેડા તું માને ગરીબ કર્યા રે આજ ગરીબી રે લારે રૂપિયો નહીં દે શક્યા બ્યાણજી ટીકો પૂછ દો વૈષ્ણવરો તિલક નહીં સાપ પૂર્ણ થઈ જાય મહારાજ આ એક મર્યાદા કોઈ સહેજ સાફ હો જાય તો અલગ બાત હે પણ કોઈ ચેષ્ટાઉં તિલક નહીં સાફ કરનો કે મહાપુરુષ એડા હે કે મિંદર મેં જાન એક બાર તો ટીકો કડવા લે બારે આંધ રૂમાલું પૂછ લે પૂછા ભાઈ ક્યું પૂછ લો મહારાજ પછી લોક કહેવે <laughs> લોક કહેવે પ્રભુ બડો વિચાર આવે જેણ ચીજાઓ આપણી પહેચાન હોવે કે હા માં વાકઈ મેં હિન્દુ હા માં વાકઈ મેં ભગવાન રા ભક્તા ઉણ બાતા મેં આપણને શરમ આવે ને નકલચી લાગા જીણ આતા હોવે તો આપા ઘડાઈ કરલા પ્રભુ ક્યું ભૂલો ભાઈ માતા માથે રોજ તિલક લગાવો તો કિતો બઢિયા લાગે માતા મેં ચોટી રાખો તો કિતો છોકો લાગે પ્રભુ મારી તો એક સલાહ હે ઉંમર એકાવન પાર કર લે કે પચે તો હેંગ મિનકા ને ધોતી જ પહેરની છે ઉંમર એકાવન પાર કર લે પછી ધોતી જ પહેરો મારે પછી કહીએ કે <laughs> હા ધોતી મેં જેડો પછી વો લાગે કે જેડો મહારાજ પ્રભુ તો નારાયણ દેખો ભાઈ મારી આદત કહીએ મન મેં આવે જી કો કે બો કરું થાન ચોકો લાગે તો રાખજો નહીં ચોકો લાગે કે लागे के तो राधे राधे तो भाई ओड़ो काम कदी नहीं करनो मंदिर में तिलक लगावे ने पच बारे जान पूछ लेड़ो खोटो काम नहीं करनो अपराध पड़े अपना आप साफ हो जावे वो अलग बात है पर आपरी चेष्टाओं नहीं प्रभु तो कई कई बाया ने मैं देखी हूं तुलसी जी री माला तो गला में पहरे पण कटी ब्याह भावा में जावे जने वा तुलसी जी री माला એક બાઈને મેં પૂછ્યો કે ભાઈ તે બ્યાહ મેં જાઓ જણે તુલસીજીની માળા ક્યું નહીં પહેરો બોલે બાપજી તુલસીજીની માળા પહેર બ્યાહ મેં જાવા લુગયા કે કા ગળામાં કઈ લકડીની માળા પહેરીએ જીકો હરમ આવે જીકો ખોલ કાલને બાયા કઈ કા કઈ હોનેરી કંટી પહેરી ખોલ ધર દીજો <laughs> નહીં વટે નહીં મહારાજ વિચાર કરો તો નાથ નરસિંહજી ભગવાનને કહ્યો પછી બ્યાણજીને કહ્યો બ્યાણજી હવે ટીકા ટમકા તો આગા મેલો હિનાન તો કરાવો ઓતો જસ લો એ નાંદરો તો લાવો લો ભ્યાણજી ઠંડો પાણી લાન ધર દો અબ યાળારી ટેમે ઠંડે પાણી હિનાનવે નરસિંહજી કે ભ્યાણજી ઓ તો પાણી ઠંડો ગણો થોડો ઊનો પાણી દો ભ્યાણજી રિયા બળતા એડો બળબળતો પાણી લાયા ચાવળ સીજે મૂંગ પસીજે એડો તાતો પાણી નરસિંહજી તો જળ માહી આંગળી ધરી और पानी में नहीं पहुंची वा तो बाप सू जली इतो तातो पानी हो इतो ऊनो पानी हो कि बाप ही आंगली बढ़ गई प्रभु नरसिंह जी के बयान जी ओ तो पानी स्नान करावो थे तो ओ तो जस लो अरे तातो पानी छे जी थोड़ो ठंडो कर दो अबे आई ब्याण जी ने रीस ब्याण जी कह रहे मारे ब्यावरो થાણલારી લાગોડી રે હું કદી કેવું નો ઘડી કે ઠંડો ઘડી કેવું નો ઘડી કે ઠંડો મારું છાતી ગુટા નહીં વે થે તો ભગવાન રા ઘણા બડા ભક્ત બણો હો થાણે તો ઇન્દર રાજા આવેલા મેઘલેન ને મહારાજ બ્યાણજીરો કેવણો હુયો નરસિંહજીરો ઉપર દેખણો હુયો ને જીતે તો મહારાજ જાણ કોઈ ઇન્દર રાજા બાળી જ જોઉં તો नदियां बरसे सागर એટલે માઈને ઘનઘોર ગર્જનારે સાથે મે વર્ષનો ચાલુ બીયો મહારાજ હવે આપ લોગ જાણો ब्याव रे घर में मैं आयोड़ो केड़ो खोटो पहली टाबर ही वेता एक एक ब्याव में हो हो सौ सो दो दो सौ टाबर वेता एक एक भाई रे दस दस पंद्रह तो प्रभु मूसलाधार वर्षा प्रारंभ हुई और नरसिंह जी महाराज तो वर्षारो आनंद लेवे और अटी ने ब्याह में मोकड़ा तो टाबर भेड़ा होयोड़ा प्रभु अबे मार में बरे माते अबे नैना नैना टाबर भेड़ा होयोड़ा वो कह रहे मारी माँ कटे मारी माँ कटे ओ दूजड़ी वो ओ દોડે અટી ઉટી મારી માં કટે મારી માં કટે કોઈ મારે ખોળે જાય આ મારી કોની આ મારી મમ્મી કોની બા ઉઠે દોડે બહુ ઉઠે દોડે ટાબરિયા હટી ઉટી દોડે અટીને બ્યાવરવો સબ કિરાણારો સામાન ચોકરે માઈને સક્કરી બોરી આટારી બોરી લોણ ઘી તેંદરા પીપાન હેંગ પડ્યા અમે માતે પાણી પડે અમે મજૂર મિલે નહીં બોરિયા કટે ધરણી રહી રહે ઓ મારે કઈ બ્યાવ મેં બીજો પડ્યો અરર જબરો કોદમ મચ્યો ભાઈ અટીને કંદોય ગુલાબજાંબુ બણાન રાખ્યા કયો ચાસની મેં ગાલા ચાસની મેં કઈ ગાલે પાણી પડ્યો પાણી મેં તીરે સબ ચિત્ર વિચિત્ર સબ કામ ઊંડા પાદરા વેગ્યા અબ કઈ કરે નણંદ જો નાની બાઈ નણંદી ઉની દો છોરિયા બડી અલપતી હી વે દોડતી ભાગતી વટે ચોક ઊંડો ઘણો ચોક મેં પાણી ભેળો હોયડો ચોક મેં પડીને દોઈ છોરિયા મરી છોરિયા મરતઈ તો અમે વા નણંદ હાકા કરે ઓન ભુજેરો બાપ આયો મારી છોરિયાને માર કાઢ हमें मैं देखूं की करो ब्याह वे हमें मैं देखूं अरे नानी बाई घबराई रे હવે मैं કઈ કરું નાની બાઈ દોડી દોડી ગઈ પિતાજીને કહ્યો પિતાજી આપ મહેરબાની કરો છોરિયા મરગીએ બાત ભૂંડી વેગી મારો તો બ્યાવે નહીં હોંદે લવાન નણંદ નરસિંહજી કે ભાઈ મેં તો ટૂપા દિયા કોની છોરિયાને મરી તો અલપતી આપરે લકણા મરી માઈ ટાબર રાખે તો પછી ધ્યાન બી તો રાખણો થઈ જાય કતમ લાન છોડ દે કઈ જણા તો મહારાજ કયા હો તો વો તો ભાઈ નરસિંહજી મહારાજને વિનંતી કરી બાબુજી હે જેડી બાત હવે તે કી કરી કરીને જીવતી કરો નરસિંહજી તુલસી પત્ર દિયો છોરિયા જીવતી વી છોરિયા જીવતી વી જણે હાસુજી રે ભાવ ભણ્યો ભાઈ બાબો હે તો આછો પરચો તો હે બાબત મર્યોડીને જીવતી કરતી ચમત્કારને નમસ્કાર હે ભાઈ હા મર્યોડીને જીવતી કરી દી હવે સાસુજી રે ભાવ બન્યો હવે સાસુજી આન કે વ્યાયજી <laughs> માણું તો ગલતી વેગી હવે આપ જી મને પધારો નરસિંહજી કે વ્યાણજી અમે કો જી મને પધારો પહેલી માણે સાથે હસી ક્યું કરી મેં તો નિવાયો માંગ્યો ને તે ઉકળતો દિયો બોલે અમે હોયો જીકો હોયો આપ જીમો નરસિંહજી મહારાજ ને જી મને બેઠાયો પણ હાલવા મંદરી ઈટ થોડી જ આવે दो पंगत लगाई भाई एक पंगत तो नरसिंह जी और सब सूर्यारी लगाई और दूजी पंगत सब आयोड़ा गनाई तारी लगाई अब एक पंगत में तो हीरो पुरुषियों और नरसिंह जी की जो पंगत थी उमे महाराज वा रात्रि कोई बासी कुसी खींचड़ी काटी काटी खींचड़ी खींचड़ी अड़ी काटी के पत्तल में पुरसे तो वह खींचड़ी चिमचा ने नहीं छोड़े एड़ी काटी खींचड़ी नरसिंह जी रे सब सूरदासा ने पुरस दी अवेलाई सूरदास પત્તળ માથે મન મેં જાણ્યો બાઈકી ખડ્ડી પુડિયાન લાપસીન લાડુ ચકિયા વેઈ પણ અટક અટક તો ઠસિયોડી ખીચડી કાટી હવે ડાબે તો દબાઈ ગોની સૂર્યા કે નરસિંહજી ઓહો કઈ જીમણ હે ઓ નરસિંહજી કે ભાઈ આપણ જેડો માયરો લાવે વાણે એડો જીમણ જીમાયા કરે પહેલી અરે ભાઈ હવે કઈ કરનો રહ્યો નરસિંહજી ભગવાનને કે પ્રભુ नरसिंह जी भगवान ने के प्रभु चार दिन रा भूखा तीरा हाँ ने ओ रसोई धके आई है પણ હોચ મત કર માણો નિયમ થાને ઠાઈ જે પહેલી ભોગ થારે લગાવા પછી મેં પાવા अगर तू एड़ो जी में ले तो माणी चल जाई और जो थारे हो नहीं चले तो जेड़ो तू जी में वेड़ो माणी कर दीजे भगवान कह रहे भाई मारो पेट तो मारे भगतरे कानियों भरी जे अगर जो थे भूखा हो तो वेड़ो मैं ही भूखो हूं भाई નાથ નરસિંહજી તુલસી પત્ર ભગવાનને અર્પણ કરી દારા તુલસી અર્પણ કરી આરોગો બલવીર और जो ही तुलसी पत्र उन बासी कुसी खिचड़ी में रखी कई लीला हुई दर तुलसी अर्पण करी आरोगो बलवीर तो गर्म हो गई खिचड़ी और चावड़ में गया खीर साग पात सरसा हुआ पापड़ और पितोड़ सटरस भोजन वे गया जद आरोग्यारण छे શાક ભાત એકદમ જોરદાર વે ગયા ભાઈ સટરસ ભોજન વે ગયા જણે ભગવાન જીમ્યા और हमें देखो तो नरसिंह जी रे पतला मुंह बापा निकले ऊनी ऊनी तो खीर पाकती पीला पीला मोतीचूर लाडू ने अटीने वो बिदामरो हीरो बापा निकले मैं ને મહારાજ ચકિયા ને કચોરી ને પુડિયા ને હાગરો તો કામ જ કોની હાગ આગો રાખો હાગ પાડોશી રે મીઠો ઘર મે પ્રભુ બડો ઠાટ હોઈ ગયો ઘેરો ઓર હવે નરસિંહજી કે ખીર માથે જોર રાખો સૂર્યાને કહે દો ભાઈ ચાર દિન નું મિલ્યો બે પચે કરે મિલેલા ઠાગો ની ચાર પાંચ દિન નો ભેળો ઓર સૂર્યા માર સબડકા મારે મહારાજ ખીરા સડા हमें वे गनाइत जीमता वे गनाइत कह रे हीरारा तो हबड़का ले रीजे कोनी ए हबड़का कौन ले केनो चीज रा ले एक भाई कोई काचे मन रहो लारे देख ली नरसिंह जी री पंगत और नरसिंह जी री पंगत देखी तो नरसिंह जी री पंगत देखते ही भाई रे तो जी ऊंचो चढ़ गयो रे देखो माने तो श्रीरंग जी कहवे કે મને नरसिंह जी हवावे नहीं और अटे देखो नरसिंह जी रे छप्पन भोग थाली में दरिया माने तो खाली हीरो चीणारो साग खड्डी ने पुड़िया ने अटे देखो लाडू ने खीर उनी उनी बिदामरो हीरो इतो व्याई हैंग रिया बढ़ गया और रिया बड़परा और सब व्याई पत्तल मा तो ऊट ऊटन बीर वे गया अरे श्रीरंग जी के हित जाओ बोले हित जावा એડો કામ કરો તો બોલે કઈ કામ હુયો બોલે નરસિંહ તો થેકો માને હવાવે કોની જો નહીં હવાવે ઉને તો ખીર ને પુડિયારો જીમણ और माने वो हीरो अरे श्रीरंग जी कैसा हो तो बाबो मायावी है इनो ठा नहीं पड़े ओ कोई चमत्कार कर दे बैठो बैठो अरे मैं की नहीं करी हूं मारी बात मानो सा मारे रसोई हैंग बिगड़ जाला आप मेहरबानी करो आप जीमो आप जीमो अब बड़ी माडाणी बैठाणियो गनाइता ने अब गनाइत बैठ तो गया पण हमें वो खीर ने चकिया ने વિદામરો હીરો દી ક્યાં પછી वो कोई आटारो हीरो गळे ઉતરે પડો દોરો દરે મોટા મોટા મીનક તો સમજ ગયા પણ નેના નેના ટાબર એ કે બાપુ પીલો પીલો ખાઉં એ ભાવે પીલા પીલા બડ ખાને તો ખા बड़ी महाराज श्रीरंग जी में खोजी हुई नरसिंह जी ने जी मता देखो सब परिवार श्रीरंग में खोटी भई सब रूस गया न्योतार श्रीरंग फिरे मनावता अब कोई करे न खेद नरसी की सरसी करी अब करियो पंगत में भेद पंगत में ભેદ કર્યો જીણરો फल ओ प्राप्त हुयो भाई इन वास्ते गृहस्थी रे वास्ते नियम है घर में कोई भी मेहमान आ जावे तो कदे भी उनरे साथे भेद नहीं राखनो आपरे घर में जो होवे जेड़ो होवे वो हाजिर कर दे प्रभु भेद कदे नहीं करनो ठाकुर जी री सेवा में अपन कने उत्तम वस्तु होवे पण आपा निम्न कम वस्तु धरा ओ भी अपराध है आप कने जो उत्तम उत्तम वस्तु है वह पहली ठाकुर जी ने धरनी और पछे खुदरे वास्ते नरसिंह जी रे वास्ते भगवान आ लीला करी भाई तो नाथ आ बात सदा ध्यान रखो आप रे कने उत्तम उत्तम जो वस्तु है वह ठाकुर जी की सेवा में काम लो और घर में कोई अतिथि आ जावे मन भाव तो आवे उन रे तो हैंग हाजिर कर दी और मन भाव तो नहीं वे तो कह दे दो की पुरुष दो की पुरुष दो ऑनलाइन ने दो हाग में निपटा दी ने मन भाव तो आई जने ओहो देखो थे नहीं वे घर में तो बारू मंगाई कि गांव में स्पेशल कहीं मिले वो लाओ प्रभु पंगत में भेद नहीं करना सबने एक सरी को जिमावना प्रभु मारवाड़ी में कावत क्या करे एक बार गुरु चेला गुरु महाराज ने हाथे पांच सात चेला कोई हेठ जी उठे जी मने गया जने हेटाणी जी कहो के बाप जी आप तो कमरा में बिराजो चेला ने कहो थे हटे बैठो चेला ने बारे बैठाण दियो गुरु जी ने मैं बैठाण दियो अब पुरस्कारी चालू हुई अब चेलारी थाली में थुल्ली पुरसी थुल्ली जानो नहीं बीमार हो जने खाओ रोज खाओ तो मांदा ही नहीं पड़ो तो चेलारी थाली में थुल्ली पुरसी अब चेलारे मन में आयो रे मरा जाते जीवन ने आया અને કોઈ થુલ્લીરો જીમણ વે ચેલા હું રહી ગયો કોની ચેલો ગયો घर में કે गुरुजी ने देखा से गुरुजी ने देखे तो गुरुजी रे पीला पीला चेलो कहो रे भाई गुरु महाराज ने पूछा तो खरी बात कही है चेलो गुरु जी कने आयो गुरु जी ने कह गुरु महाराज माए बाजे लाडवा माए बाजे लाडवा और बारे बाजे थुली के तो सासू सावकीन के पुरसण वाली भूली मैं तो लाडू पुरसी जी ने बारे थुली या तो सासू होशियार है ને કે આ બીંદણી પુરસે જી કી ભોળીએ જી કો પુરસ્તી પુરસ્તી ભૂલ ગઈ ગુરુ મહારાજ કે ભાઈ અમે તને કઈ ઉત્તર દેવું કે તો સાસુ સાવકીન કે પુરસણ વાળી ભૂલી ગુરુ મહારાજ કે કી નહીં હે ના તો સાસુ સાવકી ઓર ના પુરસણ વાળી ભૂલી થાણા મુંડા દેકન ટીકા કાઢ્યા જીમો ગટાગટ થૂલી તો ભાઈ એડો પંગત મેં ભેદ કદય નહીં કરનો નરસિંહજી રે સરસી કરી દી अब जीम चूटन नरसिंह जी रे मन में आयो भाई चालो संसारी रे जीम यारे पछे महाराज नींद हुजे और भगत ने भोजन करिया रे पछे भजन सूजे प्रभु સંસારી ને રેલગાડી में बढ़िया सीट मिल जावे के तो टांग लंबी करन वा सीट माथे पूरो कब्जो राखनो मन में आवे और कोई संत ने सीट मिल जावे कोई भगत ने सीट मिल जावे तो उन सीट रे कने सीट माते और दो चार लोगों ने बैठा कुछ सत्संग री चर्चा करनो मन वे कि दो चार और कोई आ जाए तो भगवान री चौकी बात करा भगवान रो कुछ कीर्तन करा प्रभु नरसिंह जी सब सूर्या ने लियो आ एक दिवस नरसिंह जी बोलिया सूर्या सब मिल आवो जी एक दिवस नरसिंह जी बोलिया सूर्यान सब मिल परे बाजा रानी सैर कराला मृदंग ताल बजा राम जी बाजा रानी सैर कराला मृदंग ताल बजा हाथ तंबूरा पाव डोंगरो कर कर ताल बजा निकले पहली बार गांव में कीर्तन फेरी निकली भाई गांव रहा सब लोग पहली बार वो બાર देखो भाई દેખ્યો तो जबरो काम है प्रभु श्रीरंग जी रे मन में आई कि अरे ओ नरसी मारे अटे आयो जने मने ठा पड़ी गांव में कुछ लोगा ने ठा पड़ी को नरसी मारो समझी है पण जो ओ नरसी कीर्तन करतोड़ो पूरो गांव में फिरेला तो पूरे गांव ने ठा पड़ जाला कि ओ नरसी तो श्रीरंग रो सगा है એડો કામની વે કઈ કરું જેને શ્રીરંગજી એક બડો ઉપાય કર્યો કઈ કર્યો આપે એક મંત્રીને કહ્યો જાન નરસિંહ કાન મેં કહી દો કે ગિરધર આવ્યો મંત્રી ગયો ઓર જાન કાન મેં કહી દો નરસિંહજી થે તો કરતાલા બજાવતા ગુમો હો થાણે ડેરા માતે ગિરધર આવ્યો કઈ ગિરધર આવ્યો ગિરધર રો નામ સુણતઈ તો નરસિંહજી રે નાથ પટકી તાલ તાન તજ ભાગ્યા પડપડ ઠોકર ખાવે સાસ સાસ સાવરા કારણ દોડ્યા ડેરે આવે આ ભક્તરી મનસ્તતિ હે ભાઈ ભગવાન રો નામ સુનતે જો इन प्रकार धाये धाम काम सब त्यागी मनव रंक निधि लूटन लागी इन प्रकार दौड़े भक्त भगवान रो नाम सुनते प्रभु પણ આયા ડેરા માતે દેખ્યો અરે ગિરધર કટે ચારો તરફ દ્રષ્ટિ કરી પણ કટે गिरधर नहीं दिख्यो कटे गिरधर नहीं दिख्यो जने नरसिंह जी सोच में पड़ गया डेरा में दिसे नहीं हे गिरधर जीरो साथ आरत कर टेरत भयो जोड़त दोनों ખબર આવી કે ગિરધર આવ્યો પણ અટે ગિરધર કટે ગિરધર કટે હે ભાઈ ગિરધર કટે હે નરસિંહજી ઈણ વાસ્તે દોડતા નહીં આયા કે ગિરધર આવ્યો હે તો માયરો લેન આવ્યો વેલા નરસિંહજી ઈણ વાસ્તે આયા દોડતા કે મારે ગિરધર ને આયા ને ટેમ વેગી વેલા તો મારે ગિરધર ને ઇંતજાર કરનો પડતો વેલા મારે ગિરધર ને બહાર જવું નો શ્રમ પડતો વેલા એના વાસ્તે દોડ્યા દોડ્યા આયા મારે ઠાકુરને મારી બાળની જોવણી પડે પ્રભુ કોઈ કોઈ બડા બડા વ્યક્તિ એડા હોય કોઈ મંદિર મેં જાવે તો મંદિર મેં પહેલી ફોન કર દે કે મહારાજ દર્શન ખુલ્લા રાખજો મેં આવા હા હવે મિંદર તો બારા બજ્યા બંધ હો જાય પણ જો પંડિતજીને કહી દો નોકરીનો સવાલ હે મહારાજ કરે કઈ ખુલ્લા રાખણા પડે ભગવાનને દોઈ બેટા ભાતા મારે હેઠજી આવે જણે મિંદર ભંગળવે પ્રભુ ભગવાનને બાળ જવનો શ્રમ કદી નહીં કરાવો ભગવાનને બાળ જવનો બાળ ચોડો કોઈ તરીકાનો શ્રમ ભગવાનને નહીં વે અગર આપ મંદિરા ઠાકુરજીને આપરા પ્રભુ પ્રાણનાથ સમજો જેણે તો વાને બાળની જોવાણ થાણ વાસ્તે એક મકરાણારી મૂર્તિ આય જેણે તો પછી કઈ બાતી કોઈ પ્રભુ ઠાકુર તોણ વાસ્તે જો આપની શ્વાસ રી ગતિ વાણે સાથે જોડ રાખી वे राजी तो वो भक्त राजी वे दुखी तो वो भक्त दुखी जो वाणो भाव सो मारो भाव